એ આવી જાઓ આવી જાઓ મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ દૂર દૂર કેનેડામાં બેઠા બેઠા પ્રાંશુ અને કોષાબેન વાર્તા સાંભળે છે આવો આવો કોષાબેન પ્રાંશુ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ વાસુદેવ સોઢાની આ વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું તમે પણ આ વાર્તા તમારા બાળ દોસ્તો અને મમ્મી પપ્પાને કહેજો પાછા હો ભાઈ વાર્તાનું નામ છે ચાલાક ચકલી એક હતી ચકલી એને ખૂબ તરસ લાગી તે ઉડતી ઉડતી તળાવને કાંઠે આવી તળાવ ખૂબ મોટું હતું તેમાં ખૂબ પાણી હતું આ તળાવમાં એક મગર રહેતો હતો મગર બહુ જ જબરો હતો એ તો મોં ફાડીને તળાવના કાંઠે પડ્યો હતો એનું મોં પાણીની બહાર દેખાતું હતું અને આખું શરીર પાણીની અંદર મગરને ખૂબ જ ભૂખ લાગી હતી કંઈ જ ખાવાનું મળ્યું નહોતું કોઈ શિકાર આવે તો એને ખાવ એવું એ તો મનોમન વિચારતો હતો શિકારને આવવાની વાટ જોતો હતો ચકલી તો ઠેકડા મારતી મારતી પાણી પીવા માટે આવી મગરે આંખ ઉઘાડીને જોયું વાહ સરસ મજાની ચકલી નાની નાની ખાવાની મજા પડી જશે નાની ચકલીથી પેટ નહીં ભરાય પણ ભૂખ જરૂર ઓછી થશે ચકલી તો ચકલી ચાલ એને ખાઉં ચકલીએ પાણીમાં ચાંચ બોળી એક ટીપું પાણી પીધું ત્યાં તો સર કરતો મગર એની પાસે ગયો મોં ફાડીને બોલો ચકલી ચકલી હું તને ખાઉં મગરનો અવાજ સાંભળીને ચકલી ફફડી ગઈ એણે ઊંચું જોયું ઓ બાપરે મગર હવે શું કરવું ના મગરભાઈ ના મને ના ખાશો હું તો ખાવાનો મને બહુ ભૂખ લાગી છે મગરે આંખો કાઢી મગર ભાઈ હું તો તમારી બહેન છું તમે મારા ભાઈ છો તમે ભાઈ થઈને મને મારશો ચકલી બોલી હો ભાઈ મગર તો વિચાર તો થઈ ગયો અને એ તો કઈ બોલ્યો નહીં ચકલી પાણી પીને ઉડી ગઈ થોડી વારે મગરને સમજાયું હું રહું પાણીમાં ચકલી રહે જમીન પર તો એ મારી બહેન કેવી રીતે થાય મારે ને એને શી લેવા દેવા નક્કી ચકલી મને બનાવી ગઈ છે હવે આવે ત્યારે વાત એની બીજા દિવસે ચકલી ફરી આવી આજે એને મગરની બીક ન હતી એ તો સીધી ગઈ પાણી પીવા પાણીમાં ચાંચ બોળીને ટેસ્ટથી પાણી પીવા લાગી ત્યાં તો મગર દોડ્યો ચકલી સામે મોં ફાડીને ઊભો રહ્યો ચકલી ચકલી હું તને ખાઉં અરે મગરભાઈ મને ખાશો મને હા હા તને જરૂર ખાઈશ મગર તો ખીજાઈ ગયો મગરભાઈ ભૂલી ગયા તમે મારા ભાઈ ને હું તમારી બહેન બહેનને મારશો બહેનને ખાશો ચકલીએ પાંખ પપડાવીને ડોક નીચી કરીને કહ્યું મગરભાઈ તો વિચારમાં પડી ગયા ચકલી પાણી પીને ફર ફર કરતી ઉડી ગઈ મગર એકલો પડ્યો અને વિચારે ચડ્યો આજે હું છેતરાયો ચકલી તો આકાશે ઉડે હું પાણીમાં ડૂબકી મારું મારે ને એને શું એ મારી બહેન કેવી રીતે થાય કંઈ સમજાતું નથી ચકલી મને પાછી મૂરખ બનાવી ગઈ એ કે કંઈ બીજું મારે કોઈકને પૂછવું પડશે તળાવના કાંઠા પર એક કરોળિયાનું ઝાડું તેમાં એક કરોળિયો રહે મગર ગયો કરોળિયા પાસે એ કરોળિયા ભાઈ મને એક વાતનો ખુલાસો કરશો હા બોલો બોલો મગરભાઈ શી વાત છે ખરોળિયો હર ખાઈને બોલો આ ચકલી કહે છે કે એ મારી બહેન થાય શું આ સાચું છે ખરોળિયા ભાઈ કડકડાટ હસી પડ્યા અરે પણ કેમ હસો છો કેમ હસી પડ્યા કરોળિયા ભાઈ મગરે પૂછ્યું લે તમને એટલી એ ખબર નથી એ તો તમારી બહેન જ થાય ને કરોડિયો બોલો પણ કેવી રીતે એ જમીન પર રહે ઝાડ પર ચડે આકાશે ઉડે એને પીંછા જ્યારે હું પાણીમાં તરું મારે માથે ભીંગડા મારે એને એને શી સગાઈ ભલા મગર તો શંકાથી બોલ્યો બહુ સીધી વાત છે મગરભાઈ બહુ સીધી વાત છે જેમ ચકલી તમારી બહેન એમ હું તમારો ભાઈ થાવ ખરોળ્યો તો બોલો મગરને નવાઈ લાગી ચકલી મારી બહેન કરોળિયો મારો ભાઈ પણ સગાઈ મને સમજાવો ને ભાઈ જુઓ મગર ભાઈ ચકલીનો જન્મ ઈંડામાંથી મારો જન્મ ઈંડામાંથી તમારો જન્મ પણ ઈંડામાંથી આપણા સૌનો જન્મ ઈંડામાંથી થયો તેથી આપણે સૌ ભાઈ બહેન કહેવાઈએ બોલો હવે તો સમજાયું ને <laughs> ખરોડિયાએ હસીને કહ્યું મગર ભાઈ તો કે હા હા એ સગાઈ સાચી મગરે માથું હલાવ્યું ને ખુશ થતો થતો સર કરતો પાણીમાં સરકી ગયો ભાઈ તો ભાઈ પ્રાંશુ કોષા આવી હતી આ મગર ને ચકલીની ચાલાક ચકલીની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો